ના પડી And also arrange 26 coach for it, if you take it. Verbal in Sadhu, verbal in Chagaya. Chagaya, Chagaya. લોકોને ચાલીસ પચાસ પર્સન્ટ એક્સેપ્ટ કરતા હતા એમાં સોરી કાઢ્યા અને અમે નેક્સ્ટ યર પણ આનાથી ડિઝર્વ અમે કરીશું લઈને કરીશું આટલા સુંદર સત્સંગ છે સત્સંગ ઉપર અને ભારતીય છે અને તેમાંથી સૌને સ્મૃતિ થાય આપણે નવરા રહ્યા છીએ નવરા સાઈડ પણ હવે આગળ આવે છે બહુ પછી એવું પ્રથમ બહુ Thank you. think أنه لا ينفع كعبة المنكرين عليه على ذلك عرض لكن قتل كان في أمريكا تبدا شوف يمكن ده كان نيرن كويا كويو أو كده النيرن كان كويو بالتي باشا તો વણ અણી કયા વણ એમનું વળાક એટલું સરસ હોય ને તો બહાર તો મને ખબર જ ના પડે અંતરમાં દેખાવ ખબર જ ના પડે વળા જેવું કુદરતી બક્ષિસ છે અને વ્યવહારનો કામ ના કર્યા પાછા કામ ના કર્યા કારણ કાળો છે ને કોમ્પિટિશન કહેવાય સ્વામિનારાયણ અને સ્વામિનારાયણ એટલે બધું લોકો સારો સત્સંગ કહીએ છીએ એડિટ કરો એડિટ કરો જવાની એવી લાગ્યા એની ભાષાની વાત કરો મને એકની ભાષા એવી ના હોય બીજી કેટલીઓ નહીં ખોટો તમે પકડ્યો નહીં તમારી એવી ભાષા નથી તો રાજા મળે તો બહાર એવા દેખાય છે બોલવાનું કોઈ એવું ના દેખાય જેને એકાગ્રી હોય તે સાચવવા માટે કેટલો સારો રહે પાછો બહુ રહેવું જ પડે તો તારે સમજાય કે આનું કિંમત કેટલી એટલી તો રહે શું કરે કોણ કે નિહાળ છે દ્રષ્ટિ રાગને લીધે દાદા તો બધા પટેલાઓને હોય અને પટેલાઓ તો પાકી હોય અને બધા ભણી કરે કે એ હોય ને એ ક્ષત્રિય બહુ પાકો હોય પટેલ ક્ષત્રિય બ્લડ કહેવાય પણ બધું આ વખતનું બધું લેક્ચર થઈ ગયું પ્યોર બ્લડ નથી હોતું મુશ્કેલી આવે છે ક્ષત્રિય બ્લડ તો ક્યારે કહેવાય મોકલા દે ને ચોટી પડે એટલે ઉકેલવા દાદાએ બી કીધેલું કે બહુ આડું સહી કરાવી ને પછી મેં કીધું દાદા મારે કરવાની તો કે નહીં તમારે બરાબર ચાલી રહેવાનું એટલે કે આ બહુ આડો છે એટલે એ બોલે દાદા ભરેલા છૂટી ગયા એનો વર્ષોથી ગયા છે શું સારું સત્તા હશે વસ્તુ છૂટશે કોણ સારું શું જોઈએ આપણે તો સતત સતત નોર્મલ એવું છે એટલે તમે બુદ્ધિની વાત કરી તો કેવું છે કે તમારી ક્યાં વાત મહાત્મા માત્ર નહીં દાદા એ જ કહ્યું છે કે મહાત્માઓને આ જ્ઞાન મળ્યા પછી ચેતવાનું હતું ક્યાં ચેતવાનું ત્યાં બુદ્ધિ કહેતા બુદ્ધિ કહેતા એવું બધું જાણી દીધું એમાં સમ ટોટલ એટલો બધો પડ્યો છે આખી લાઈફનો અને હજુ માલ નીકળવાનો હતો કે આપણી જ અધીન નીકળવું કહેવાય આપણી એટલે કોનું શુદ્ધાત્મા હું આપણે શુદ્ધાત્મા શું બોલીએ છીએ શુદ્ધાત્મા પર્યાવરણ બોલો આપણી હું હું સાથે હોય ના હોય હોય પણ મારું ચોટી પડ્યું છે કયો હું તો પછી એકલો ભાગ હા એકલો મિશ્ર ચેતન પ્રતિષ્ઠા પામેલો પ્રતિષ્ઠિત થયેલો એ નીકળી જાય છે ઊંડી પ્રતિષ્ઠા થઈ ગઈ પહેલાનું રિટેલ હા બસ કાલી પાસે એવું છે એવું બધું જાય ગયું બુદ્ધિ છે પ્રકારની બુદ્ધિ નથી પોલીસ બુદ્ધિ કહી શું કહ્યું સારા સારા બુદ્ધિશાળીની બુદ્ધિ બનવી પોલીસ કહી વર્લ્ડમાં બધા તમને જરાય અનુભવ નથી મારી બુદ્ધિ નથી એવામાં આટલું બધું કેવળ કામકાજ કરો છો કેટલા તમે આવો બધા પ્રસંગોમાં ખબર તો પડશે ને તમારી મહેનત કરતી ના જોઈ શકો જોઈ શકાય પહેલાં તો ગમતું હતું બધા બુદ્ધિશાળીઓ લખાણ તો બધું જ જણાય જો રાજેશભાઈ બોલે જ થશે શું વાપરવા શું વપરાશે શું વપરાશે આ પુસ્તક મળી સુધારવાની જોડે એની કમ્પ્લેટ કરવાની નરેન્દ્ર કરવાથી છે નરેશ કરતા બહુ એ તો દરેકની વાત કરું દરેકની વાત કરું તેને પછી એને એને વિચાર કરવો પડશે જોવાનું જાણવાનું ફક્ત જે ગયા છે એમને તે કહે છે ને શું ભૂલ થયું તૂટે વસ્તુ કહીએ એમને નિશ્ચય ખરો એવું તો નથી લખ્યું કંઈક સંતોષે કે એમ કે સંતોષે ગયા હા ખરું છે નહીં ખરું હું કરું કરું કરું આવું બધું લખ્યું છે એ તો અમને કર્યું નહીં બધું શું કરવું એમને સાત કરું લખ્યું ખરું કે નહીં એ શું થયું પ્રતિજ્ઞાકારી થાય બીજું બહુ થાય એ દાદા હું આજની એટલું થયું એમ નથી કામ પરંતુ જ્ઞાની પુરુષોને એવું બોલાય દાદા સરળ બધું જ કરી શકે ચાહે શું ચાહે હું કરી શકે આ કુદરત કુદરતી રચનામાં શરીરો મળ્યા છે તીર્થંકર ભગવતે નથી બોલ્યા એવું દાદા ભગવાને કહ્યું છે કે આ આત્માનો બતાવી જાય એવું કરી છે એટલે ગાડી પુરુષ કેટલી મર્યાદાનું કરે પેલો રાજેશ બોલે છે બોલો એટલે અગોચર અગમ એનું ગમ પાડી જેવતી વસ્તુ નથી એ જ્ઞાની કરી શકે એમાં તું શાસ્ત્ર લાવો કોઈને ના પડે કહેવાય તો આ ગમું કે તમારે ગમ ખોલી આ છે છે આમાં ચલો કે આગમની આગમ ગ્રંથા કે આ વગર નહીં નીકળી શકે આ એટલે કયા એટલે બધી ગમની બહાર ગયેલા હવે જાઓ એટલે આગમ આગળ ચોપડી સૌથી પૂરી કરવાની શું બોલો ક્રિયા કરે ના સમજે બોલો બોલો દાદાએ આગમની આગળ નીકળ્યા આગમની નહીં ગમની ગમની આગળ ગમની અર્થ તો નીકળી બધું એમને તો સાસુની જરૂર હોય ના સારી જ્ઞાન ટકા આગળ મારા જ્ઞાની હોય છે ये જ્ઞાની પુરુષ તરીકે જ્ઞાનીની ઓળખ હતી જેવી વાત નથી એ પણ સ્પષ્ટ હતી સામાન્ય મનુષ્યને जाने की अटपटी दशा અને દશાનું ખ્યાલ આવવું મુશ્કેલ છે આ બંને બાબતો છે પુરાણ પુરુષમાં પુરાણ પુરુષ આવું છે પુરાણ પુરુષ એટલે આદિ આદિ સ્વર્યું ના પુરુષ આ કારણે આદિમ પુરુષ કરવો તાસ આ કરવો હોય નહીં એથી લાવો એટલે વ્યવહારથી હોય નમસ્કાર મંત્ર બોલીએ છીએ તો એમાં નમસ્કાર મંત્રમાં નમો આયન બોલીએ છીએ ને વિજ્ઞાની કહેવાય છે પણ ભારતમાં હોઈ શકે જ નહીં જે ભગવાનની ભાષાના જ્ઞાની છે કે આચાર્ય છે એ તો મનવાણી ક્યાં એક કાણી કાયાને એકતા હોય દૂધ જ ભણી અને એકતામાં એ એકતામાં હંડ્રેડ પર્સન્ટ વર્તના સ્વરૂપે પાંચે મહાવ્રત વર્તતા વર્તો શું કહ્યું પાંચે ક્યારે કહેવાય પાંચે મહાવ્રત પાંચ અજ્ઞાન પાંચ મહાવ્રત છે પણ સમજાય નહીં ને તમારા રીતે તો નિબંધ લખવો જોઈએ હશે લખવો જોઈએ કેવી રીતે છે સંજીતભાઈને કહ્યું છું ક્યાં ફેરત થઈ ગયા પાંચ અમને પાંચ મહાવ્રત તો ખબર નહીં એ જો એ સારું છે આજે એ તો જૈનોની ભાષા છે રાજકીય તમે લોકો જૈન છે સાહેબ બાબા Yeah. એવું છે બે વ્યૂ પોઈન્ટ છે ને આપણા બે વ્યૂ પોઈન્ટ છે એમાં જ ખરીદી ટ્રાય કરી તો એ રહી શકે કેવી રીતે બીજું આજ્ઞા નથી આ વાત છે બીજી કયો આજ્ઞાઓ એને લઈ શકવા માટે છે પહેલા બેને ટેકો આપવા માટે બીજી ત્રણ مجھے ریگلر تو یہ سو لیس تھی بھی نہیں એટલું રિલેટિવ રિલેટિવ સામે રિયલ આવે રિલેટિવલી ઉનાળે જ છું રિલેટિવલી રિલેટિવલી રિલેટિવલી પણ બાય રિલેટિવ તમે આટલા બધા ડોલર કમેલા છો કેટલું મદદ કરી જાય એટલું બધું રાજેશ કેટલું મદદ કરશે ડોલર લાવવા માટે આપણે એને તો બધું થઈ ગયું તો જે આમ લાલિકા જોડે પૈસા આવી જાય છે થઈ ગયું તમારું ભાઈ કેમ આ તમારો સંભાળ થઈ મારી રિલેટિવ પોઈન્ટ બરોબર હવે જો રહી શકો તો પેલી બીજી રહે છે બીજી જોડે તો પડે કેવી રીતે જઈ શકાય કેવી રીતે ગુજરાતી રૂપાંતિમ મારે શું આવે આવી આવી ગયા પેલું પકડી રાખો તો ને કેટલું પકડી રાખશો નિરંતર પકડી રાખું પકડી રાખો છો પકડી રાખવું છે પેલા ભરત એ છે પહેલી આજ્ઞા બીજી આજ્ઞા પહેલી આજ્ઞા રેગ્યુલેટરી પોઈન્ટ જોશે પણ ધર્મો કેવો વ્યવહાર થઈ જાય પછી રિલેટિવમાં જોવું જોઈએ કે કયો એવું થઈ જાય રિયલ ના થાય એ ના થાય એટલે બોલવામાં આવું છે બધું લાઇબિલિટી હું નર્વસ છું એ તો એક જ આજ્ઞા કહી ને મને આજ્ઞા અંદર સમજ વગર તો કે નહીં પછી રહેવી જશે ને બધો વ્યવહાર થયો હોવો જોઈએ ને તમે એમાં કઈ આપણે બહાર જઈએ કેવું બોલે આપણા રિલેટિવ નેવસ જેવું કહો છો કોઈ ના તો પણ એવું બોલો તો ખરા વાત કરતા લોકો એવું મિસ્ટેક કહેવાય તમારે બોસ હોય કહેવું પડે તમે બોસ હોય તો કેવી રીતે કહો પણ તમારે અંદર એમને તમે વળશો નહીં oh you sing very good point I appreciate appreciate but very safe to understand it. You have given me good say something. Okay, good. But anyway, be એટલે ફર્સ્ટ કેવું પડ્યું એ તો એ કઈ કઈ આજ્ઞાથી કહ્યું રિલેટિવ સાચું હાજી એ બરોબર રિલેટિવ બનતી જોયો ને તમે રિલેટિવ બનતી જોયો તો શું રહે પછી થાય એની જુદી અગ્રસર તરીકે હું કોંગ્રેસ છે બધા બધા કામ કરી રહ્યા એમ નથી ಒಂದು ಅರ್ಥವಾಗಿರೋ ಅದರ ಅರ್ಥಸೂತ್ರ કેટલો સત્ય ઓછો નહીં આવું કેમ ચલો ચલો ધંધમાં જો અમે કાઢશે નથી સમજ આવશે સેલિબ્રેટ કરવા જેવું જેવું નીકળે છે બધું સજાવાનું પૂછો તો બેચર વગર ચલાવીએ આપણે ધ્યાન વિધિ પછી જ્ઞાન મળ્યા પછી જે બાકીના ડિસ્ચાર્જ કર્મો હોય એવી કર્મો હોય છે એનો ડિસ્ચાર્જ કરવાનો બાકીના ડિસ્ચાર્જ કર્મો પછી શું બોલ્યા એનો ડિસ્ચાર્જ કરવાનો હોય છે એટલે જોતા રાખાગ્રસ્તા તરીકે એને જોતા જોતા એટલે મારે એવું જાણવું મારે એવું જાણવું હતું કે સર્વૈવમાં જ્ઞાન ل کرم ہےارج سروئی کرم یہ ما تو کرو سب تو جاتی آدھی گئی પણ એમાં તમને બધું કહેવા જાય તો ફોર્સી ના હોય જ્ઞાનગીરી દીક્ષા તો સમગ્રમાં આવે પછી તમારે બધું કોર્ટને નિગમની તરત પૂરી કરી લેવાની તમને જવાબ આપી દીધો હવે જવાબ આપ્યો તો જવાબ સાથે તમે તમારું બાકીનું જ્યારે ખાલી પ્લેન હોય એ બધું પૂરી લો એટલે તમારે ઉપર પૂરું થઈ ગયું ક્લીન ડિપેન્ડ બ્લેન્ક આ પ્રશ્નમાં પણ બ્લેન્ક રહીને ક્લીન ના એટલે ધારો કે આપણને ખ્યાલ આવે કે આ પેલા આ ભૂલો થઈ હતી જ્ઞાન જેવી ધારો કે આપણને ખબર પડે ખબર પડે કે ભાઈ આ થઈ શકે એનું પ્રતિક્રમણ કરીને ધર્મથી તો શું ના આવે ધર્મથી તો શું અર્થ બધા ચક્રાવે છે છે તો પછી આપણને ખબર પડી આ ભૂલો તો ખબર છે એટલે એને પ્રતિક્રમણ પણ કર્યું છે બસ અને એટલે મારે જાણવું હતું કે એ પણ તમને કહું મને ખબર તમને બધાને જ્ઞાન આપ્યું સમજાયું દાદાના રમતમાં આવ્યું છે શું કે તમને એમ દાદા કે મારી કિશોર તમે સમજમાં આવ્યું કે પછી તો તમને તો શરીર તો શરીરનું કામ કરે ને આ વિચારો બાદે મારે કઈ રીતે વાંચું વાતું કરજો તમને જે રોજ વિધિ કરજો આ રોજ વિધિ કરજો આ નિશ્ચય વ્યવહાર નિશ્ચય વ્યવહાર નિશ્ચય વ્યવહારથી કેવી છે કે આખા બધા આપણા બાકી રહેલા વ્યવહારમાં આપણું નિશ્ચયનું પાકું કરતું જાય છે પણ એ ધીમે ધીમે એની એક્ઝેક્ટ અને કહ્યું એટલે ફાઇટ બોલે આપણે ના બોલીએ ત્યારે મોડું તો બોલવાનું જ છે ત્યારે મોડું શું છે ફાઇલ શું છે આપણે શું છીએ આ બધું ના રહેવું માનતો નથી તો પછી એ ક્યાં રહેવું વાત એ પ્રયોગ પૂરો થાય છે બધો સમજાયું એમાં એ બનતું જ નથી ભૂલો કરે પણ ભૂલો શું કહ્યું એમને કે તમારે નાનપણથી જ્યાંથી યાદ આવે ત્યાંથી તમે પંચાવન ગાઈડ વર્ષ ના મળ્યું હોય કે ચાલીસ વર્ષે મળ્યું હોય જેને મળ્યું હોય છે એ ભૂલો જંગ બધા લઈ જાય છે એને તો સમજ જ ના પડે ના વાંચી અત્યારે આટલા વડે આપણે જેમ નથી તો શું કહું છું સમજણ ભલે છે તારું નથી કહ્યું બને જ નહીં આ પુસ્તક બધા જ ભૂલી ગયા ત્યાંથી કરીને તમે પાંચ વર્ષથી છ વર્ષથી યાદ આવે પડશે છ વર્ષથી ચાલી વર્ષ થયું ત્યાં સુધી તમે રોજ રોજ બેસીને અને તે વખતથી યાદ આવે એવું છ થી દસ નો ફરક કારણો લેવું અને ચાર વર્ષનું શું અત્યારે ભગવાન બપોરને અત્યારે આટલી ઉંમરે કારણ ઠેકાણું નથી થતું કેવું પછી તમે જે જરૂરિયાત કરવું પડે જ્યાં સુધી તમને અસરો અસર અસર કરે છે ત્યાં સુધી કરવું જ પડશે ચોથી દસ વખત એક વખત કરો બે વખત પચાસ વખત કરવું જ પડશે એ જે તે જરૂર માહિતી તમારી એ છથી દસમાં મુસાફર જશે એટલો આગળ જવાનું પ્રતિ બોલ પછી તો ઘટા પછી લઈ લો ઘટા મુખ્ય છે તો બોલાય નહીં આ શબ્દ ન વપરાય અને પછી શી કહેવાય છે આપણી સારી ભાષામાં સભ્ય ભાષામાં હજી જે શોધ થવું પડે તો શું કહેશે આપણે બધા મોડું હશે બધું હજારથી પછીમાં પછી અનુભવ તો થાય છે ને તો સત્યનારાયણ પતિની કેમ વાક્ય છે વાત સમજાય નહીં દાદાજી આમ તો ચાર થી પાંચ વર્ષ સિરિયસલી હાર્ટલી કરી નાખ્યા છે બરોબર છે કારણ તમને તારાદંડ મજા પડે છે તમારે ધમકો આવે છે તારાદંડને પૂછો તારાને સમજે એને પૂછીએ હું તો જાણું નહીં પાક્કું છે કે દાદા છે અને હું છું આ બોલો પણ બીજું કશું તો તમને નથી આવતો હમણાં શું તમને રમણવા એવું રહે છે ને બહુ મોટું જ્ઞાન કહેવાય બહુ મોટું જ્ઞાન કહેવાય એટલે બહુ મોટું જ્ઞાન કહેવાય એટલે તમારું જીવન બહુ સારું ગયું છે બહુ સરસ ગયું છે તમને છોકરાઓ જોડે એટલું સુંદર આપણું ગયું છે કે તમને દ્રષ્ટાંત તરીકે સમજાય કામ થઈ જાય હું શું જેમને એમ કહે મા બાપને છોકરા વચ્ચે એવું છે તેમનું સૌ દ્રષ્ટાંત આપું ખાસ કરું દ્રષ્ટાંત એમનું આપું આપણે મા બાપના સંસ્કાર કંઈ એવું વસ્તુ નથી પરંતુ છોકરાઓને એમની રીતે રહેવા દીધા છે નકલ કરી છે છોકરાઓ હે દખલમાં પણ પછી એ તો પવિત્ર થઈ જાય વિશ્વાસપૂર્ણ તો ભલે થઈ કેવી રીતે કહ્યું એ બોલો ફરજ રીતે કરું પણ ક્યારે સમજાયું ને આ તમારો આનંદ મોટો થયો તમે કેટલો વખત આગળ જવું પડ્યો નહીં આનંદ આટલો મોટો થયો ડોક્ટરને આટલી કેટલી માસ્ટરને બધું એનો આનંદ છે તું એટલો જ નથી હા એમ કેતો હતો કાજુ ના ના કેટલો વખત બન્યું નાનાથી ફોટો કર્યો કે નહીં તમે તમે રિવ્યુ તો કરી જુઓ એ તો હું કહ્યું ત્રણ ફોટા પછી જાણું એ તો ફોટો મને કહી દે એટલે દરેક તમારી આગળ એમની પણ એવો મોટો નથી તમારો છે એ તો મા દીકરાનો ફોટો છે એક જ વાર આનંદને મારે કેવું પડ્યું સમજાવવું પડ્યું કેટલી ઉંમર થઈ અત્યારે સોની તેત્રીસ નું એક જ વખત આ બધું ભૂપતમાં કહેવાય દાદાજી નાના ને કેવું પડે એટલે છે બાકી તો નહીં પણ કેટલો હોય છે તમારે જુઓ આવે છે ને તો કેટલો ચેતે છે આપણે બધાને અનુભવ છે આપણા છોકરાઓનો એમાં એવું નથી કે આપણો વાંક છે પણ દાદા ભગવાને આજે ખાસ કરીને મા બાપનો વાત કાઢ્યો છે એટલે વાત કાઢવા તરીકે નહીં પણ જોયું મા બાપ જીવન કેવું ગયું કેવું ગયું સમજાય છે તે હું તમને દાખલો કહું જ્યારે તો મળ્યા પછી બહુ મોડા મળ્યા એટલે કે કે મેં મારા આ મોટા થઈ ગયા પછી છોકરાની વાત કરું છું કોલેજ ભણ્યા અને ત્યાર પછી તમે ક્યારે એવું કહ્યું એને જુઓ અમારાથી કોઈ પણ વસ્તુ છુપાવશો નહીં અમારી બહાર આપણી દિવાલની બહાર હોય ને બધું છૂટું મને વાંધો નથી પણ અન્ય આગળ અંદર અમારા ઘરની આગળ કશું ના છુપાવશો ગમે તેવું હોય ને છોકરાઓને એવું પડશે કેમ અમલ કરું આપણે જ નહોતું પણ એટલે કહેવા માંગુ છું કે આ એમની બે દીકરીઓ આનંદનું જાણ્યું ને કહ્યું પરંતુ જે હોય તે અમને ઘેર પછી અમને ઘરે એને કોઈ ડર નતો આવા છોકરું જો એમનું બરોબર એક્સેપ્ટ થયું હોય એને હોય તો પપ્પાનું ડર ઉપર થઈ જવાનું એ છોકરાઓ ડરમાં નહીં મોટા થાય છે શું કહ્યું કોઈ દિવસ ડરમાં મોટા નહીં થાય તો છોકરાઓને ડર કરવો છે મારો મનનો શું કહ્યું બહુ મુશ્કેલ છે એ તો ચાહે છે પણ મનોરંજન કરવા જાય ત્યારે એમને લાગે કુપન ત્યારે મોટો પછી જીવવું આવે છે વ્યવહાર એ થાય છે પછી એક તો બે પ્રચંડ નક્કી કરે તો મનોરંજન બહુ સારું નથી કરશે એટલે પછી એમના કંઈક ક્યાંથી છૂટી નથી હોય ત્યારે એનાથી નીકળાતું ના મળે કે ગાઈડન્સ ના મળે શું થાય ગાઈડન્સ કેમ મળે કે મારે આવું જીવવા છોકરું આપણે પ્રમાણે કરીએ છીએ દાદા ભગવાને આચાર શુક્રાન કહે ગંદી માહિન એટલે જૂની ચીકાતો નથી જૂના ગુણ આખા બધાની જરાય ચીકાતો નથી પણ એમાં બેન કોણ ગયું તેનું અનુભવ પાકો છે બહુ અનુભવ છે તો એને મેં જોયું તમારું બે છોકરીઓ પણ નહીં હે જેવા આપણા ઇન્ડિયન સંસ્કાર વળાયા જૂના દેવના કીધો કારણ કે એવા રહ્યા છે દયાનંદ સાયમન કઈ છોકરાને એમને ઇન્ડિયન બનાવ્યા તારે એને મોદી આ છોકરાઓની તાકાત છે એનો તેવો નથી કે આપણે સાબન ગાય રોલ કરવો બને વિકાસ બનાવીએ હે આવું આ નહીં પીવી નહીં દોડી નહીં કાઢી તમારે આ કાળથી થઈ છે બ્લડ નથી થયું પણ એ દીકરી કેવો રંગ આપો કયામાં મૂકશો બ્રાઉન શબ્દ સારો નથી બહુ બળો છે ઇંગ્લિશ કેટલી ભલે તમને વીસ કલર કહી દો કશ્યપ બ્રાઉન બોલે છે તો આપણે બોલતારી દાદાજી એક વસ્તુ મારા પિતાજી અને મારી વચ્ચે અમારી આખી જિંદગીમાં ડિફરન્સ પડે છે મતભેદ પડે છે હું અમેરિકામાં કોણ શું તમને પ્રતિક્રમણનો ખુલાસો થયો તો અંદર તપાસ કરતા જ જવું પડે આ જીવન સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય અવસ્થા છે એટલે અવસ્થા માત્ર કુદરતી ઘટના છે એમાં કેટલું આપણને રહેશે નહીં એનું ભાગ જવું અને એ અવસ્થા એમાં અવસ્થિત તો નહીં થઈ જઈએ પણ અવસ્થિત થઈ જવા એવું બધી ઘણી પરિસ્થિતિઓ આવે છે શું ઘણી પરિસ્થિતિઓ ત્યાં સુધીની સંભિત કરી દે છે એટલે પાકો અવસ્થિત પરંતુ એના એકમાં તમને ગમે નથી તમારે કેવી કરે એવું કરે પોતે જ સમજતા એ આજ્ઞાધર્મ છે આજ્ઞાધર્મ સમજાય છે શું કહ્યું વ્યવસ્થિત શક્તિ કરતા છે એ આપણે સ્પષ્ટ આપી છે એનું કેટલું વિવરણ લખી છે તમારે કેટલા સંસ્કારમાં કારણ વગર કોઈ કઈ કઈ રીતે બોલો શાસ્ત્રો શાસ્ત્રો ત્યાં કેવું શું પડે એક જ માણસને લીધે એટલે મહાત્મા અંદર હોય તો પણ આવું વાત છે એટલે પહેલું તો આ રિલેટિવ પણ ખરું પણ એને જો સમજવાનો ઓળખવાનો છે કે ભાઈ રિલેટિવ હું શું રહેવું એ જરૂર નથી અને આ કામ પાછું આ કર્યું પણ گا چالو ایٹ آپ ریئل بی پوائنٹ ریلٹی گڑھ کریئل بی پوائنٹ ہے تو ہاتھیں دادا یہ کہ کوئی بھگوس لگ گیا کروایا ایک آپ نے کم کہ جن سے پچیس بات آئیے હવે એનું કરો લક્ષણ બોલો જમો થઈ કારણ કે એમને હમણાં છે એવું તમે જાણો છો એમને દાદાના વચનો છે એ નથી જાણતા કેટલા જાણતા ચલો આપે છે બધા જ જાણો છો આટલા બધા મજબૂત થઈ આપવાનું છે એ ઘણા નહીં એવું કારણ કે આ વાત કે અબતું નીકળે નહીં તો જરા જુદી રીતે બજાવો તો બોલો દાદાજી એક જ આજ્ઞા જેમ જેમ મેળવી છે તેમ કે છે તો એ જયારે એની અંદર બુદ્ધિનો કોઈ પ્રવેશ નથી હોતો ત્યારે ત્યારે એ આજ્ઞા જેમ છે તેમ સમજાય છે ભણાવવાની તો વાત આગળ છે બુદ્ધિનો પ્રવેશ ના હોય તો જેમ છે તેમ એક આજ્ઞા સમજાય છે તમે આપના સત્સંગથી મને એવો ખ્યાલ આવ્યો મને એવો ખ્યાલ આવ્યો દાદાજી કે કોઈ પણ સંજોગ આવ્યો તમે જયારે તમારી વાત કરી કે શુદ્ધાર્થમાં અને કરુભાઈની વચ્ચે ઘણું બધું આવ્યું પણ જયારે જયારે શુદ્ધાત્માની સીટ ના છૂટી અને આપની સાથે મેં વાત પણ કરી કે یہچیوں ساندھو جائے آسان پوترے پوچھے بہت کرے تو پوچھے آپ بسوں پہ لگے گا آپ کو پوچھوں خاصیوں مجھے پوچھنے دادا آخر جیون میں تھا خبر ہے بڑھا کر તો અને આજે અહીંનો તો આજે હવે મને તો જોતા નતા બધા જાણે બધાને બોલવા પડી ગયો ના જાણો હું ક્યાં અમેરિકા મને વખત સમજો બધા બોલો ને બોલો ઓકે up to શું તો આવ્યો જ નથી દાદા સાથે એમની મોટી ક્યાં વાત થાય એની જોડે દાદા કેટલા હતા બોલો કેટલા પૂછ્યા ખોટું નથી ને કારણ કે ત્યાં ઇન્ડિયામાં એવી રીતે મને જોડે જે નજીક જોડે જોડે હોય તો દેખાતા નથી એમની જે બધો નતો કહી શકતો બધા કહ્યું રાખે કે આ ઘણા આપણને આપણા હાથમાં આવીને શું કાઢો એ દાદાએ કહ્યું કે હું સિદ્ધાર્થમાં જોશો બહાર આવ્યો છું અમે પણ ગમે તે ગુરુ લાગે છે કે એવું બધું થાય એટલું બધું ફેરફાર થાય આ શરીરના પરમાણુ એવા છે એકચ્યુઅલ વાત નથી થતા એવા પરમાણુ છે આ સંયુગમાં પાંચમા આરામાં એ શરીરમાં એ નથી હોય શક્તિ કે એના વિકાસ પરમાણુને ફેરવીને દેશ જાત જાતના લોકો કરી શકે આ કાપડ નથી મારા ભગવાનના સમયમાં હતી એટલે દીકરી કે છે શું કે છે દીકરીઓ એટલે દીકરીયા એ જ જથ્થાની દીકરીયા સ્વરૂપ ઘરે વિદ્યાર્થી છે દાદાએ કહ્યું છે કે ટીપોય પડી હોય ટીપોયમાં પોતે થઈ જાય તો હું અહીંયા બતાવું છું ટીપોય પછી કોઈ તમારે જેમ જેમ વ્યસન કરી શકો છો અને આ તમને વચ્ચે આજે રિક્વેસની તમે તમે નથી જોતા અહંકારની તાકાત કેટલી કેટલી કેટલી મોક્ષ દરેક કહો તમે મોક્ષ આપણે શું તમે શું સમજાવ્યું મોક્ષ એટલે મૂકી જવું જોઈએ નારાયણ મોક્ષ કીધું એટલે મુક્ત બરોબર છે મુક્ત ભાવ બરોબર છે કહી શકશે જાઓ તમે કહી શકશો કે હું શૈલેષની મુક્તિ થઈ એટલે મુક્ત થયેલો શૈલેષ એ હવે વ્યવહારથી થઈ ગયો બોલવાનું તમારી બુદ્ધિ લડાઈ છે બુદ્ધિથી તમે કહીએ છીએ શું આપણને સમજાયું નથી બોલો ને રાજેશ હું Rajesh I know there are ten million other Rajesh આપણે What, what was the yoga? No, no, no. That, that makes it easier for me to understand that I'm not Rajesh. I must be somebody else. બાળકોએ અવસર બધેલો તમારો અરુણમાં જો સિક્યોર કહે છે યુ આર રાઈટ નીકળ ખબર આપણે મુક્તિ શું એ ખબર પડી શકે છતાંય આજ્ઞા આપવી પડી જે આમ છે મુક્ત થયો હતો આગળ જાણી માટે આપવી પડી તો મુક્ત થયો હતો તાકી રહ્યો મેં તાકી તો ક્યાંથી ખબર પડી તમને આજે ગીતા તો બોલ આપણા છે અને તમે તો પર ઘર ફસાઈ ગયો છે દાદા ભેગા છે દાદાજી મેં આપને દાદાજીના સ્વરૂપમાં જોયા છે આપ જ મારા દાદાજી છો દાદાનું સ્વરૂપ કેવું હતું દાદાનું છે તું કોને જોવું છે અત્યારે કેવું કરુતા નથી <laughs> પૂછો એનો બહુ હા એ મળવું પડશે મારે કોકાને બોલ બોલ શું દેખાય તમે દાદા કયા દાદા અચ્છા કેટલા દાદા એટલે ક્રોધ નહીં કહેવાનું પણ ભૂલ ધોરમાં બાકી નીકળી ગઈ છે કે થોડી લીધી છે તમે કેરા ભર્યા છે રમી હું કેટલું કેળવાઈ છું રસોઈ નહીં પાછળ પડી પડીને હું થોડા વર્ષ મળ્યા છે કેટલા વર્ષ મળ્યા હતા ચાર વર્ષ છે આ તો બધા એટીસીમાં લઈ ગયા હવે મેરેજ કર્યા મારા શુદ્ધાત્મા ભગવાનના પ્રકાશ તરીકે હું તમને સમજીને અનુભવું કેવી રીતે મારું તમને અમને બધા ક્યાં યાદ નથી પણ દાદાના ગયા પછી ત્રણ ચાર વર્ષ છે untuk kadang gaya berkantar untuk क्या था समझ के आया था समझ आया था सेवेंटी नाइन्टी एटी सेवन सभी स्वरूप में जरा सुधर ને ઉદયમાં હતા તેમાં હતા નિયામત કેમ કે દેખાતા જ નથી તમે અત્યારે આ બધી દેખાય તમે ના થયું કે દાદાજીને કઈ રીતે ઓળખેલા કદી જોયેલા તમે પહેલી વખત એટી એટમાં જયારે તમે આવ્યા તો તમને લેવા એરપોર્ટ ઉપર આપડે આશાબેન કે છે આ બધું ગયું આપણે લોકો બધાને કેમ ઉભા થઈ ગયા જતરું જવું છે વિના આવી છે ખાલી કરી જઈ રીતે અહીંયા આવી ને હા તો પહેલી વખત એરપોર્ટ પર આવ્યા અને અમે જેટ પાસે ગયા અને ખબર પડી કે બીજા ગેટ પર આવવાના એટલે અમે દોડતા દોડતા બધા બીજા ગેટ પર જતા હતા અને એમાં આશાબેન બોલ ફાસ્ટ રનર રન કર્યા ફાસ્ટ અને જેવું દોડતી હતી એને મને એકદમ વિચાર આવ્યો કે મેં દાદાને જોયા કનુ દાદાને જોયા નથી એમનો ફોટો જોયો નથી હું સૌથી પહેલી જઉં છું ને એમને ક્યાંથી ઓળખવાની છું અને આટલો વિચાર આવ્યો અને આમ તમે પિલરથી એક્ઝેક્ટલી મારા સામે આવ્યા અને એ જ મુવમેન્ટ છે કઈ તમારા બોડીના કોઈ પણ પાર્ટને મેં જોયો નથી ફક્ત તમારી આંખ અને જે આઈ કોન્ટેક્ટ દાદાજી સાથે થયેલો એ જ આઈ કોન્ટેક્ટનો એ જ મુમેન્ટે દર્શન થયું અને સહેજા સહેજ હાથમાં પાવર હતા અને સાક્ષાત દર્મન પ્રણામ આશાએ એરપોર્ટ ઉપર કરેલા નોટ બાય નોઈંગ કે તમે કનુભાઈ છો કે ફક્ત આઈસથી અને એ આઈસની અંદર જે દર્શન દાદાજીના મલા દાદાની આઈસમાં થયા હતા એ જ દર્શન ગાંધાજીની આયુષમાં થયેલા નરસિંહ ઉપર ચડતા દર્શનથી આશા જ્ઞાની ત્યાં લાગેલી અને આ ઘણી વખત વિચાર કરું છું કે આપણે જ્ઞાની પુરુષના લિંકની વાત કરીએ હવે આ લિંક વ્યવહારિક બાહ્યની રીતે વાત કરીએ છીએ કે અંદરની વાત કરીએ છીએ આશાના અનુભવમાં છે કે અંબાલાલ દાદાને ના એરપોર્ટ ઉપર મૂકવા જવાના હતા દાદાજીએ કહેલું કે પ્રમુખ તારી બહેન તૈયાર કરીને લાવજે અમે તો તારી બહેનમાં જઈશું પ્રમુખ દાદાજીને માટે થઈને બહેન બરાબર તૈયાર કરીને ગયા અને સંજોગાવસાન ચેન્જ થઈ ગયું અને એ જ વેનની અંદર ત્યારે દાદાજી એરપોર્ટ પર પ્રમુખને કહ્યું અમે તારી વેનમાં આવશું એ સારું એક વખત મને ક્લિક થયું કે જે દાદાજીનો દેહ વિલય થયું આ જ્ઞાનીનો શબ્દ છેદાય જ નહીં ને છેતાય જ નહીં જ્યારે તમે એ જ વેનમાં બેસી અને એ જગ્યા પર બેસી અને તમારો પહેલો જ મોઢામાંથી શબ્દ એ જ નીકળ્યો કે અક્રમ વ્રત ચલાવો હવે આ લિંક રિલેટિવલી પણ એક કનેક્શન સાથેની લિંક હતી જ્ઞાની પુરુષની ને વાત કરે છે તમને કરીએ છીએ નિમિત્તવા બેઠા છે ચેક કરો સુરત મંદિરમાં ખ્યાલ કે નહીં તમને તો અંદર પરમાણુતા અમેરિકા જવા કશું હતું જ નહીં એમ તમે બધું જાણો છો ને દાદા સાચું પૂછો તો જે દાદા ભગવાન એ સાથે જે લડ્યા દાદાજી અને જે એમના બચ્ચોનો જે બોડીમાં જે કામ કર્યા એની અંદર ઓનલી કોઈ પણ ચીજ હલાવે હલાવી શકે એવી નહીં હતી હવે તમે એક એકમાં જયારે આવ્યા મીનાની જોડે આપણે ત્યાં તો એ જ અનુભવ જયારે તમે આપણા ભવમાં આવ્યા છો અને મીના તેની જોડે તમે જયારે કારમાં જાઓ છો તો રિયલી દાદાજી દાદા ભગવાનના દર્શન તમે ત્યાં થયા ક્યારે એટી એટમાં તમે તમારે ત્યાં દાદી ત્યાં સુધી તમે કહ્યું હતું તમે ક્યારે ના આવશો આવી નતા શીખ્યા ખબર ના હોય હવે હવે ડોક્ટર રાધેનું શીખ્યા ડોક્ટર રાધે આજે રિસર્ચ સેન્ટરમાં આટલું છે સાઉથ ઇન્ડિયન છે પણ એને એક શબ્દ હોય દાદાની વાત અને કેટલો ચુસ્ત ભક્ત સાઉથ ઇન્ડિયન બ્રાહ્મણી અને એને દાદા આ સૌ અદભુત દાદાની તેને એ કરી કહ્યું એને લાગ્યું ને શું એનામાં તમારા માતા તમે ધ્યાન આપશો એ તો એની વચ્ચે તમારા વિજ્ઞાન બહાર પડે એના માટે શું હતું કહો ડોક્ટર રાધેને એટલે બોલો તમે મોટેથી બોલો બધા સંભળાયું ડોક્ટર રાધે દાદા જોડે વાતચીત કરતા રાધેભાઈ એમ કહ્યું કે આ સાયન્સ બહાર પહોંચવું જોઈએ સાયન્ટિસ્ટોને ક્યારે કહ્યું એ એટી સેવન પણ દાદાજી જોડે મને વાત કરી હતી અને પણ એટલે આગળ હતું ઇવનિંગમાં જયારે સત્સંગ થયા ત્યારે સાયન્સને લગતી વાતો થતી હતી પણ કે આ રીતે ભેગા કરીને કરવાનું વાત આવી નહીં એટી સેવન હા ચાલો પછી અને પછી એ જે ભાવ જે હતા એ ધીમે ધીમે તેની અંદર એ રૂપકમાં આવીને રૂપક થયું છે એ વાત જુદી હું ઝડપી થઈ નથી એનો બહુ બધી જરૂર છે ધ્યાનતા દરિયાના ઘણા ધ્યાન રહી ગયા છે અને એમાં કોણ કોનું ઓબ્ઝર્વેશન કોની શક્તિ હતી કે શું જોઈ શકીએ આપણે એ તટસ્થતા જોઈશે તટસ્થતા જોઈશે હવે ના કહ્યું હું શુદ્ધાત્માના કરું વૈજ્ઞાનિક શું કહે એનું એવું નથી કે આપણે કપડા નાખીએ ના નાખીને નાચીએ એવું નથી શું શરીર તો બધાના શરીર હોય છે તીર્થંકરો દિગંબર જ હોય છે બધા પણ બધા છતાંય શ્વેતાંબરમાં અંદર રાખવું પડે છે માણસના વિવેક માટે આદિનાથને પણ આવી રીતે સોચવા એમને એવું નથી બતાવતા સમજાય છે હું સમજ્યો જરા હમ વ્યવહારમાં આપણા વ્યવહાર અત્યારે જે આખા આયા આપણે જન્મથી એની કેટલી અસર ઓછી થઈ આ વાત છે દાદાના વચનો છે અમને હજુ એક પણ મળ્યો નથી તમે જે છે તે તેમ તેમ જાણી જશો એવો છે હું બ્રહ્માત્મા જ નથી કહેતો એમને નરમ પાડવા માટે મારી વાત નથી આ તમને શું લાગે છે બોલો બધાને પસંદગી બોલો ને ના જી પોતાના માટે ત્રાસ છે પોતાના અમારા પોતાના ડેવલપમેન્ટ દાદા ભગવાને આપણે બધાને શું કહ્યું છે તમને વાણી કઈ હું તો નીકળી નહીં ગયું હું માનું છું ખરું બધાને ખબર છે અને કે છે પૌષ બરાબર નથી મૂકી મૂકી કે વિચાર કરો એટલે વિચાર તીર્થંકર ભગવાનનું કેવળ જ્ઞાન અને દેશના નીકળે છે એ તો આપણે આ સબ એટમિક મોલિક્યુલ જેટલીમાં નથી છતાં એના શાસ્ત્રો રચાય છે અને બધા મનુષ્યોને માટે કામ લાગે છે અને તે પણ રહેતા નથી આ કાળના હિસાબે તે જેમ તેમ ભેગા કરીને આજે તેનો આધાર બન્યા છે જેમ તેમ બોલો સમજાય છે આ તો માથું મૂકે એના માટે છે અને દાદા એવું નથી કહ્યું બિલકુલ એક એક જણા સજાતા નહીં હોય એક પણ ના હોત ચલો બધા માથા સાબુત રાખ્યા બધા સાબુત રાખ્યા એટલે શું એમને પ્રેમથી બધાને પકડી રાખ્યા તો જરાય નથી એટલો અનુભવ થયેલો જ્ઞાન લીધું છે જ્ઞાન લીધું પછી એટલો અનુભવ થયેલો કેટલો વખત સુધી બસ પછી એક જ દિવસ મળે કહું તો દાદાજી એક જ દિવસ એના પછી આટલું હા એક દિવસ પ્રેમ એટલું બધું પ્રેમ તો હતો દાદાજી શું કે લેખન જોવું છે તો કે અંદાજી પૂરી જો કઈ ધોકી બાજુ આપણે રીટ્રીટ કરી અને ત્યારે કૃષ્ણ ઉદ્વાસીને દેખાતું દાદા ભગવાન ઔરંગાબાદ જાય છે શિવ જીવનમાં ફર્સ્ટ ત્યારે એક વૈષ્ણવ બહેનને હવે હું બધા જતા તેવું મને કૃષ્ણ ભગવાનની અમે દાદા કહ્યું આને દેખાય આપણે બીજા કોઈ ના દેખાઈ શકાય કોઈ ના દેખી શકે આના પછી તમે મૂર્તિ લઈ શકશો કે નહીં સાચા હૃદયથી સાચા હૃદયથી કીધું ભગવાન દાદા દાદાએ બાને એવું કહેલું કે એને કે એમને ઠાકોર જયારે માળા પહેરાય ને તમને કરાવી દીધી બોલ્યા હતા મને અને એવી રીતે રહેનારા છે મારા છોકરી ગોળની ઈચ્છા આવી જાય તો આજે તો કાલે ગોઠી દે છે તો પડી જાય કરવા દૂર છે કન્ડિશનિંગમાંથી આવી હોય પણ જે વખત તો કંઈ ચાન્સ ખાસી ખાસી મળી જાય ને તો ઓળખાય નહીં બાકી જાજુ નહીં પણ જાતીય જીવ નથી કે પુરાની તો દાદા કહેતા ન વચન આજે તો ભગવાન નથી કર્યું માટે માટે ના કરી આજે તો વખત એવો છે કે ખાંડી જયારે ગુરાચારો ભેદ નથી પડતો આટલું બધું સત્સંગ નીકળ્યા છે આપણે હવાનું જન્યા હોઈએ અને પૂછવાનું બતાવીએ તારે બહુ માથું ખસવાનું પડે તો મેમરી શાર્પ હોય ના ખસવાનું પડે પણ થઈ જાય મેમરી શાર્પ રહેતી જ નથી પછી એટલે જળ કહેવાય આજે સાચું એટલી વાત સાચી છે અનુભવમાં એટલું તો છે દાદાજી કે જયારે જરૂર પડે ત્યારે વાણી હાજર થઈ જાય ભલે એ વખતે યાદ ના હોય પણ જરૂર પડે હાજર થાય છે આ વાત સમજવાની છે આગ્રહ જેવું બધી વાત થઈ છે એમનો પ્રશ્ન કોઈ એના પરથી નીકળી સાચે શોધો ક્લિયર સમજાવ્યું એના પછી વાત છે આ મેળા ધર્મ અને પ્રતિક્રમણ અને અત્યારે બીજું કશું જીવનમાં બાકી નથી કર્યું પણ હવે બાકીને શું કહીએ તો છે તપાસમાં જોઈએ કે નહીં શું બાકી રહ્યું છે નહીં તપાસવું જોઈએ ચોક્કસ સાચી જ વાત છે બીજી વાત બીજી વાત કહી છે દાદાએ કોઈનો વ્યવહાર પૂછી નથી લીધો હું તો કહે કે ભાઈ મેરો વ્યવહાર હું ભાવના કરું તો તમારો અને ભાવના ઉત્સાહ કહી દઈએ એટલે રાખજો બોલવું ના ઘણા ભાવના બેન ઘણા લોટ તો હું બધું પાડી દઉં તો મેં જણાવી કયા હા કે છે એવો ભાવ થાય આપણે પાંચ કઈ રીતે આપણે તમે તો પાકા થઈ ગયા બે જણા તમે આવું તો ક્યાંથી રહેશે આવું સમજાવો મોટેથી બોલ એટલું જ અલગ રહેશે તમે તારા અંદર પરિચય કોણ કોણ આવે તો મને તારે તમને બધા કેવું લાગ્યું એને તો કઈ જગત રિસર્ચ વાતમાં હતી ઘણી બધી એવું આવી વાત આવે ત્યારે એમનો થોડો રંગ ખબર પડે એવું આવ્યું છે પ્રસંગ એવું રંગ દેખાડે એવું છે હજી એટલો છે કોઈ પાછળ કોઈ છે કે ના એ નહીં absoluta violencia total. करने लगा तो करने मिले क्या જ્ઞાને કહ્યું છે somebody wants to study Hungry then? So it doesn't દાદા ભગવાન અને મહાત્મા સ્વરૂપે હું મહાત્મા છું ને બધા છીએ સ્વરૂપી માટે પછી હું પૂછું છું તને સમજાયું દેખાયું તને સમજાયું ક્યારે પેલા મને સમજાયું બોલ્યા કઈ છે એવું એવું મેં નથી કહ્યું તમે કોઈ તરીકે જોયેલા હશે ને ક્યારે શરૂઆત કરી બોલો નાઇન્ટી ટુમાં અચ્છા એ તો પહેલી વખત આપણે સમજીએ પહેલી વખત જરાક ફરક કે ભાગમાં છે એટલે કેવા દેખાય છે જુદા દેખાય છે મતલબ જ્ઞાની તું તમે પૂર્ણ પૂર્ણ જ્ઞાની પુરુષ અમે તમારો પ્રકાશનો તમારો વધારે તમને વધારે દેખાય છે અને તમે તમે લીડર છો તમે અમારા ગાઈડ છો સંપૂર્ણ દાદાની સાથે તમારી એકતા છે હંડ્રેડ પર્સન્ટ એકતા છે ઇંગ્લિશ વાલી હતી એટલે પછી તું કરતી હતી તો તું સાર કર જોઈએ કર્યું પણ એ મન કેવી રીતે કરવાનું તમને ઓળખવા માટે અચ્છા ઇંગ્લિશમાં કરીએ તો શું હતું તારું હા તમારો અવાજ સંભળાતો હતો જેમ કરતી વખતે તમારો અવાજ રીતસર તમારો અવાજ સંભળાતો હતો અવાજ હતો કરતી વખતે તમારો અવાજ સંભળાતો હતો એટલે કે કઈ રીતના એ વસ્તુ બનતી મને ખબર નથી એટલે રાધેલો હતો એથી ફક્ત આયાને મારી આંખમાં જોઈ લીધું ને જરા ચિંતા અને આંખો જવાબ જ્ઞાની પુરુષની ઓળખ સ્થૂળ રીતે એની એમની વક્તવ્ય વાણી પરથી થાય એટલે સૂક્ષ્મ રીતે આંખથી થાય પણ આ જુઓ કોઈનું કામ નથી કોઈનું કામ નથી આંખના પરમાણુથી જીવતા કોણ પકડી શકવાનું પછી ચાણક્ય બિના અંતર બોલવાનું બિના જાતિ રહી એને બોલવાનું આપો એમાં તેમ હાથમાં તમારા પેલા પહોંચેલા ને ભારિયા ને ભાણીઓ I never met that uh, about Alfred I never read that And then when I was in college, I was in college, and then I came for summer vacation, and I came to Weston, and some of that you were there, and I was sitting in the back, and I just remember that I looked at your eyes uh, for maybe six, like at your eyes for a couple of minutes, and then I knew that that whatever that that whatever was inside of you, I wanted. Uh. Ah. so I didn't know what. Are we here asking what? So I, knew. So I knew that immediately. ಅದ <laughs> I knew exactly when I met you. I didn't meet you, I just saw your eyes back. I knew that I wanted what he had. And I knew that also that um, that I had, I think I, I felt that I had met Islam. I felt that. But uh, whenever you are, you were out studying. Yes, I was studying. Always reading them out. Sit down. जन भारत बहुत स्टडी कर रहे हैं सब बता रहे हैं स्टडी बाहर है what was your what was your experience when you were around Mother Gandhi? Uh, you were guided by yourself? No, I the thing by, is by your intellect? No. But you were studying very hard. yeah. yeah, I was studying very hard, but it wasn't I wasn't guided by my intellect. What was your study about? My study was psychology, human behavior. Mm. But my guidance was my experience with the Panchanga and with your Kurma. Remaining all the time. All the time. All the time. And I would always see, I always see your face. Was being with you all the time. You know that. Okay, you say that. How can you, how others can believe you? Because... Experience has <laughs> never Because I, <laughs> I always see you, Dada. I, I see you everywhere. Even when I'm seeing a patient that... You feel guided? Yeah. Without any physical presence? Without any physical presence, What do you say? What do you do? I, don't know. do you know that you are always in person? Yeah. or you're always with me. <laughs> or vice <laughs> આપણો પોતા આજ્ઞાનો લેસન કેટલા વર્ષ મારી ગયા દરેક પ્રકૃતિ જોઈ લેવાના આજે મહાત્માઓ નંબર બધી રીતે જુઓ પરંતુ મહાત્મા દાદાનું જ્ઞાન પાંચ આજ્ઞા એની વાત કેટલા નીકળ્યા છે જુદી અને એ જ્ઞાન એ દ્રષ્ટિ અને એ આજ્ઞા એવી નથી કે તમને બધી રીતે બધી જગ્યાએ રાખી શકો તમે શરીર ગમે તે બધી રાખી બધી રાખી શકો બીજો અનુભવ શું વાત કરો છો વેન ગુડ પણ I don't see in a અનુભવ that can open out to you, that make you open at least with your body as you. That is true also under the dark. Sorry દાદાગીરી બરાબર છે એ લોકોને સંગમ છે openly. Openness is not direct of losing and all that. Openness is with full deny and firm deny. How we have stayed with our own physics, mind-wise, speech-wise, body-wise, that is most important. Dirigeam. Nu, nu, nu plictisești părți. Eu nu vreau. Mă spuneam că mărea vântă pe de la cum te iubă, așa se întâmplă. Înțeleg, dar nici nu au să spun. În Franția se dai că vântă timpul zis. Ea vrea ca să vezi de ora aia. Și cum zis tu, experiență tată din. Aflați cu ele duc, să rugă ખબર પડે છે કોઈ બહુ લાભ કેટલી વખત લેવા છે તમે કેવી રીતે ખબર પડે આ વાત છે એ નાના સેન્ટન્સમાં એમ નાના સેન્ટન્સમાં આ કારનું કેવળ જ્ઞાન ગયું છે સમજાય તો તમને એટલે દાદાએ કહ્યું કે અમારે ઉઠી નાખી પાંચ વખત ભાવના કરી નાખજો એટલે ભાવના સાથે એટલું તમે ભૂલી નાખજો કે આજે આ પ્રાપ્ત શબ્દ મૂક્યો છે કારણ કે આ પ્રાપ્ત ભૂકો મળે કારણ કે રૂપાનું કે એને બનાવવું પડે છે કે આ શરીરથી શરીરના મનથી વાણીથી અને શરીરના કાયાથી કોઈ પણ જીવ માત્ર અને કિંચિત માત્ર પણ દુઃખ ન બને પાછું કહ્યું સુતી વખત આ કરવું પાંચ વખત કેટલા બોલાયું આ ઇસ્લામ ધર્મમાં નમાઝ કરવાનું જે છે હું તો બધું પ્રભુ છું શુદ્ધાત્માની પ્રાર્થના આપણે પ્રારંભ કરેલો આ બધું વાક્ય કહીએ હા એ તો દાદાએ આપી છે બધા આપી છે સમજવું છે અમારું જ્ઞાન જ પડ્યું છે ચાલો આપણે કરીએ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કેવી લાગવું કહ્યું સમજો એક શબ્દ આગળનું એક એક વાક્ય તો પકડો શબ્દો તો પકડો સાધન મહાત્માને સ્પર્શ ના કરે ને થઈ ગઈ હું ગુજરાતમાં ત્યાંથી કેવી રીતે પડશે એમ દાદાએ ના કહ્યું છે બધું ફાઇલ જ છે ને દાદા એવું નથી કહ્યું આ બધા તમે પીલો છો આવી ગયા નથી કહ્યું બધાને પ્રાપ્ત નથી જવાબ નથી બધાને પીરસ એવું સમય નથી કે તો કંઈક બધાને કહેતા કહેવા જાય કહેવા છે કે માટે નથી એમ તમારે કેવી રીતે હું તમને કહી શકું અમારે કેવું પડ્યું કે મહાત્માઓનો ફાઇલ માટે તો છે ને તો ફાઇલના ઠેકાણા નથી કશા અને ઠેકાણા પડે રહેવા માટે આ બધું બહુ કરે છે એમને ગમે જ બહુ પણ કોઈ પણ સારું બની શકે જે સારું વસ્તુ મને બધું ગમે સારું એ સારું રાઈટ ગમે પોતાની તો પડે જ આપણે એક જગત ચાખ્યું સુખ ખબર છે હું કમ્પેર કોન્ટ્રાસ્ટ તો કરી જો પોતાની જાતે બહુ બધું મજા પડે અમે એ વાત કરીએ બધા નવરાશ માટે ઘણું મુશ્કેલ છે અને નવરાશની વાત કરીએ તો નવરાશ જ છે પણ બોલવાનું બહુ સારું લાગે છે Nice fruit. Very nice. મોટું ચાલે તો અહીંયા નિરાતે આપે છે ભરતને નહીં મન નહીં થતું અત્યારે ગયા છે કેટલા ત્યાં રહ્યા છે મમ્મી આવ્યા છે મમ્મી બેસી ગયા ને કેવું સત્સંગમાં જાઉં છું કપડા બપડા બધું વસ્તુ જ નહીં એટલે સતું જ બેસી ગયા ઓછા ઉંમર છે ઓછામાં ઓછું મળે તો તપેલું હોય ને હોય એવું બધું આપણે તપેલાની બધી વાત કરી છીએ એને કંઈ સ્વાદ આવે છે એટલે સપ્તાહ થતી વધારે હતો એ પણ ગમું પણ આ તો પ્રસંગે કંઈક આત્મા હાજર છે તમે અનુભવનું કહો ને તો એવો અનુભવ થાય છે કે તમે જે જે વાણી બોલેલા હોય ને જે જે તમે દ્રષ્ટિ આપેલી હોય છે તે એના સમયે એ ચેતન સ્પર્શે વાણી અંદર તમે કેવું જાતનું જ્ઞાની પુરુષનું ચાલુ છે કે અંદર એવી ફિટ થઈ જાય છે કે જે સમયે દ્રવ્ય ક્ષેત્ર કારણ ભાવ ભેગું થાય એની જરૂરિયાત પડે ને એ ફૂટે છે ને આપણને સૂચવે છે ને બચાવે છે એવો અનુભવ થાય છે જ્ઞાની પુરુષ દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી ભાવ શબ્દ ક્યાં આવે છે બધી જ રીતે ભાવ શબ્દમાં મુખ્ય દ્રવ્ય આવે છે દ્રવ્ય દ્રવ્ય કરીને ભાવ છે ત્યાં એટલે એ દ્રવ્ય ભાવ દ્રવ્ય ભાવ એટલે કેવો કે ડ્યુઆલિટીવાળો બે બંધ બે બાજુ સિક્કાની બે બાજુ જેવો સમજો ને ભાવ અભાવ બે રીતે કહેવામાં આવે એટલે ભાવા ભાવ અને એવો શબ્દ વપરાતો નથી દ્રવ્ય કરો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એટલે ભવ શબ્દ મુકાય છે ભવ એટલે પાંચ પેટ્રોલ કોઝી ભટકામણના જેવા પરફેક્ચ્યુઅલ પેટ્રોલ જેના કારણે આપણી સ્થિતિ હતી એમાંથી મુક્ત થયા છીએ એટલે આ ભવમાં મુક્તિ પામ્યા છીએ ભવમાં બધા સમજે હું ભવમુક્ત થયો પરંતુ આ કાળમાં ભવમુક્ત સીધું થવાતું નથી પણ ભવમુક્તિ થઈ છે સાધારણ જેટલું આ સમજ પડે એટલું આ પાંચ સમજવા માટે જ છે બધું બાકીનો આજે તો શરીરનો મટીરિયલ બધો વધારે મોટા મોટો દાદા એ જ છે દાદાએ કહ્યું કે આ તો વેપાર અને જે જ્ઞાની પુરુષની સામર્થ્યથી પૂરી શકે એ બધા ઉડાવી છે તો એ જ બધા પત્ર છે આખા જીવનમાં બધા મોટા મોટા ઋષિઓ મુનિઓને પજવ્યા છે યોગીઓને પજવ્યા છે આજના નૌકા મંત્રમાં જે પાછો નૌકાર છે અને બધાએ બન્યો છે આજે સંયમ લીધા પછી પણ તમને શું ખબર પડે આપણે કેમ બનવાનું કોઈને થઈ જાય એવું થઈ વેદાંત શું કે જૈન શું યાદ ખબર પડે બહુ સમજવા જેવું એટલે આજ્ઞા જરૂર آگی دادی کری لے تو ایک چھوڑ بھر بار نہیں پہنچتے موٹے دھیم پہ سوال یہ ہوا کوئی دیکھا تو گھنی وار دادا جی پریکمن تو اگر جی سامنے والی ویسی ہو فائل نمبر بی کے تین ورگولی میرے معفی مانگی خریدے بیو تو چڑے جائے فائل بی تین چار تو દરેક સિચ્યુએશન જુદી હોઈ શકે અને ઘરમાં હોય બહાર હોય બધે ઘરમાં તમે શું કાઢો તમારું છે એ તો બહુ લાંબુ છે તમે માલિક અમારા બેને કહે આ સમજવાની વાત છે એ તો ચીકણાસ વાળું બહુ બધું એટલે બધે પણ બહાર વિવેક રાખવો પડશે જે પ્રત્યક્ષ માગી માગો અને માગવા જઈને ઉપરથી તપ્પણ મારતો હોય તો તે આમ અંદર કરજો આ બધું દાદાની વાણી છે બધી એટલે વાણીમાં તો બધા આવી જાય છે હવે બધા ત્યાં જોવા માંડ્યું છે તો વાતમાં બી નથી આવી તો આપણે લાગુ પડ્યું એટલી બધી જરા જોવાનું મળશે એક જ શુદ્ધાર્થ પાછું આજ્ઞાનું ધારક છે એ એટલે આજ્ઞા જે પાડું છે તો એમાં હું કરવું પડી તો મેં હતું નહીં ક્યાં હતું લેવલ જ નહીં થયું છે થાય છે હજુ આટલા બધા વર્ષોથી જ્ઞાન જોયેલું છે પણ એની અસરો હવે ધીરે ધીરે થવા ક્યારે લીધું છે મને યાદ છે ત્યાં સુધી નાઇન્ટી ફોરમાં છે એટલે સોળ વર્ષ તો થયા છે અને લીધું ત્યારે ઘણા જવાન હતા અમે લોકો એટલે કંઈક બીજામાં જ પડેલા હતા લીધા એટલે દાદા એવું કે અગિયાર એવું છે કે અગિયાર વર્ષે અવશ્ય હતા જોડે ના હોય તો આપણે વ્યવહારમાં કેવું બાર વર્ષે બાવો બોલે દાદા કહે કોઈને વધારે થાય તો ચૌદ વર્ષ શું કહ્યું રામચંદ્ર બાર આવું ગમી મળે પછી લોકો વર્ષો કરવા લાગી જાય જન્મ મને તો નહીં કહ્યું અમને ચેતવણીના સૂર એવા છે બધા એટલે સમજપૂર્વક સૂર લેવા મારે તો આપણે જાગી દઈએ જાગેલો ઊંચી જોકા રાખે જાગેલા જોકા ક્યાંય રાખાય હું નિંદ્રા હોય કે જાગ્રત કાળ નહીં नमो विग्रहाय नमो ओंकारम नमो शुद्धालम नमो आर्यालम नमो दयालम नमो तपसावलम नमो पंचमुक्कारो नमो उपराधरो मंगलानं चतुर्थ